ભૂલ પડી હા પથ્થર ઉપર નહીં ઉડે દૂધમાં નહીં ઉભાનો ગુણ છે એ પથ્થર ભૂલ પડી નહીં ઉભાનો ગુણ ઉભા નાનું છે જમી આ બહાર જે દેખાય છે બરાબર અને સાયન્ટિફિક એટલે અંદર પણ લાયેલો છે અંદર પણ લાવેલો આવો માટે ફરી આવો દર્શન કરી જાઓ બરાબર એ ભાવ એમાં શું થયું એ કહે છે એમાં શું થયું હવે એટલો જ સાત આપણે એને લઈ બરાબર કહે છે એમાં કશું કહ્યું નહીં લેવા દેવા બરાબર ડાક્ટર આ ખાજો તે ખાજો આપણે કઈ સાહેબ જે ખાવું હોય તમારા બરાબર કઈ ના સારું ખાતા તો તમે શું કેમ બરાબર અરે એવું કહીએ શું થાય બધું કહેતો બનશે કહેતો બનશે તો બધું કહેવાનું છે એટલું એને કહે નહીં બરાબર જેટલું કહેવાનું એટલું કહે પણ એ શું માને એ સમજે કે હું કહું છું બરાબર પેલો લઈને આવે એટલું કે આટલી સાચી વાત છે આટલી વાત છે બધું લઈને આવે ઘૂંઘરામાં થાય એવું લઈને આવે બરાબર પેલો ઘૂંઘરામાં થાય એવું બોલે એટલે આપણે શું કહ્યું ત્યાં મૂળો કેમ ભેગો થાય ચાલો બીજી જરૂર છે પણ ભેગો થાય છે ને કારણ ડોક્ટર તો આડું અડું બોલે મૂળો કઈ એવું ના બોલે મૂળો ભેગો થયા કરે પછી તમે ધ્યાન ના બરાબર ધ્યાન ક્યારે અપાય કે મહી મૂળો ધ્યાન આપો બાર ધ્યાન આપો બરાબર બહાર ગોળો દેખાય મનનો ભાવ થઈ ગોળો ખાઓ તો વાંધો બરાબર ભાવને પૂરા કેવું ડાક્ટર નાખે છે બરાબર ડાક્ટર નાખે છે તમે ખાઓ એના એના પરમાણુ માગે પરમાણુ માગે એના પરમાણુ છે જય જય એ સૂક્ષ્મ પરમાણુ છે ને સ્થૂળ પરમાણુ માગે છે મારે અંદરની માર્ગ જે માર્ગ છે એ જ આપણને બરાબર હા આપણે ખાતા બધા ને અંદરની માર્ગ અંદરની માર્ગ પ્રમાણે બે એના દ્વારા ખાતા ખાતા પડી ગયા બે એ અંદરની માર્ગ નથી પડી ગયા બરાબર ખાતા ખાતા બીજા દ્વારા એમાંથી સીધા ઘર લઈ લીધા મારે મુજબ કે જ નહીં અંદર ખાતો નથી પીતા નથી બધું મારી મારી ભાવના થાય બહુ ઊંડી વાત હોય એટલે જોયેલી સાચો ભાઈ કોઈ કશું જ નથી અરે અહંકાર જાય ને તેટલો ધર્મ બદલે બરાબર અહંકાર ના કરે મહિના ઇન્ડેન્ટ પ્રમાણે બાર વસ્તુ ભેગી થાય છે અને ખવાય છે ઇન્ડેન્ટ હોય એ પ્રમાણે જ થાય અમે પતાવી દીધું તો ડાક્ટર ના તો થયો કેમ થાય બરાબર અમારી ઈચ્છા છે આપણી પણ ઈચ્છા નહીં ખરેખર સાહેબ ન થવા જેવું આ દાખલ ને આ ધાતુ લાગશે કહ્યું દાખલ સમજાણ દાખલ કેવા છે હા દાદા હા આ વાંચેલું કે આપણે ખાવા બેઠા નહી પેલા તમે કે સવારે ઘરમાં કહ્યું કે આજે ભીંડા નું શાક બનાવું છું તો બાય ભીંડા લેવા ગઈ ભીંડા મળ્યા જ નહીં ને લઈને આવી કારેલા ને થાળીમાં પીરસે કારેલા પેલો મરદ કે બાઈ ને આખું જ કારેલા મૂક્યા છે કારેલા તારી પાસે કોને મંગાવેલા તો દાદાજી સમજાવે છે કે મહિના પરમાણુ ને કારેલાની જરૂર છે એટલે એ વગર બોલાવે કારેલા ડીશમાં આવ્યા છે તો તું ખાઈ લે એની જરૂર છે પરમાણુ ને કારેલાના રસની જરૂર છે તો ત્યારથી એમ થઈ ગયું જે બને છે બધું રાઈટ જ છે હા દાદા એ જ છે ના ભાવતા આપણે એમ કહીએ ખરા કે કારેલા મને નથી ભાવતા પણ અંદર ના પરમાણુ ને જરૂર છે હારા માટે જવું જોયું નહીં એવું જરૂર છે પરમાણુ જરૂર જરૂર છે બરાબર અને સારું કરવાની જરૂર છે એને ખરાબ ને હારા કરી ખરાબ હારું આપણે સારું સમજી ખાવા જેવા લગ્ન કરતા એ ભૂલ છે બરાબર સારું નતા ખાડા મારે સમજાય છે એ આપડે હાથમાં છે જ બીજા એટલે આપડે અંદર જોયા છે આ વિચાર થતો ને હા અને નરસિંહભાઈ પડી ગયા હા મનમાં જરા એમ હા નતું ખાવું છે ખાવું છે બધા મનમાં શું રહે તે રહે

આપણા સાયન્સ પ્રમાણે વધારે જવાનું જ નથી પણ પેલો ડખો દખલ કરીને ખાધેલું એ બગાડીએ છે વધારે જવાનું વાતચીત કરે ફાયદો જ થાય અત્યારે ઓછી વખાણ થઈ ગઈ છે પહેલા મળી હોત દાવત પહેલા મળી હોત ગાડી મળી હોય તે જગ્યાએ બેસી હોય આ જગ્યાએ લઈ જાય ખોટ જગ્યાએ જોયું બરાબર મારી જગ્યા છે મારું બેઠો એમાં તારી કેટલી થઈ ગઈ બાર રૂપિયા લગતા આવીએ પછી દસ રૂપિયા મારી એમાં લગ્ન કર્યું એ મારી વાળી ભૂત પેટી ભૂત પેટી ભૂતે બહુ જોરદાર હતું એક ઓટો માર્યો મારી વાઈફ એટલે એને ઓટો વાગ્યો એ ભૂત થઈ ઓટો ખોલશે નહીં તો હજી ભૂત સમજ્યો નહીં એટલે ઓટો માર્યો મારી વાઈફ મારી કેટલી ઓટો મારી નવ નવ દસ વર્ષ ના પેલા મંગળ હું મારી કાયમ જ મારી ભાઈ મારી ભાઈ રાતે એટલે ભૂતકી બોલાય બરાબર તો આપણે મારી નોય જે મોટા મારી ભૂત વહી ગયું એ નોય મારી કરી મોટા છૂટે હા હા એનો રસ્તો બંધી ગયો હા <laughs> કારણ કે કહેવું અપમાન અપમાન થઈ જાય ન મારી ગઈ અપમાન થયું અપમાન થયું બરાબર માર માર બહુ એ હા અપમાન તમારે અપમાન કોઈ ધ્યાન

બધા એક દોષો ભરેલા ને કે ઠપકો આ પાપ આ પાપ ક્ષણે ને ક્ષણે ઠપકો જ આ પાપ કરીએ છીએ પેલા બે ત્રણ વર્ષથી એકદમ વધારે તે પેલા બહુ નહીં સાધારણ પ્રમાણે પ્રતિક્રમણ જાય દાદા હવે તો હર ઘડીએ ઠપકા જ છે એટલે આ બધું બરાબર તમારે ડબ્બો આપો પાકો કપટ ની વાતો કરીએ અમે આમ માં જતા હોઈએ તો હું એમ કહું કે દાદાજી દાદાજીએ સ્ત્રી અને પુરુષ બંનેને આત્મા આપ્યો પુરુષ તો બનાવી દીધા છે પણ જે સ્ત્રીનો દેહ છે તો દેહ દાદાજી એમ કે છે એક એક નાનું બીજ હતું તેમાંથી મોટી ગાંઠ થઈ ગઈ તો એ ગાંઠને હવે ભંગવાની છે ને તેની પાછળ તમારે પડવાનું છે એ ગાંઠ ભંગાય તો તમે પુરુષ છો જ

બીજી વધારે આપણે રાખવી પડે બધી આપણે બધી જ આપણે સમજણ પડે સમજ આપણે શું કરવું ત્યાં જ સમજણથી બુદ્ધિ નફો નુકસાન જે સ્ત્રી સ્ત્રીની ગાંઠ મોટી થતી જાય છે તો એ બીજા અવતારમાં પણ એ નારી જાતિમાં જ જાય છે કે પાછી પુરુષમાં આવી જાય પુરુષમાં આવી જાય કપટ કપટ ખરાબ હોય હા પણ પાછી મૂળ જાય નારી જાતિ માં જ જાય હા પણ પાછી એક બે અવતારે પાછી તેમાં નારી જાતિ માં જાય કે એક અવતાર પૂરતું જ હોય પછી પૂરી થયા પછી ફરી જો ખબર જાય હા એમાં હા બરાબર એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી એ નક્કી નથી પણ એ લોકોને ખબર પડતી નથી કે એટલે એનો ઉપાય થતો ઉપાય થતો નથી ઉપાય થતો સ્ત્રી પુરુષ જ છે બરાબર એક વાતને જાણતા જ નથી બરાબર અને તો આગળ ઇન્ટરેસ્ટ બરાબર હા હા ત્યાં મજા આવે છે પડી હા કોઈ રસ્તા ગાય નહીં એટલે દેખાડે બરાબર હા એ પુસ્તક થતી એટલે જાણે બરાબર હા હા પછી એક દરિદ્ર વિચાર ના કરે બરાબર ક્યારે પણ એનો ધણી વિચાર તો આપી જાય બરાબર બરાબર બરાબર દાદા અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપણે બતાવીને અમારાથી બી સતી થવાય ને સતી પહેરે થયા ના હોય અને બગડી ગયા પછી પણ સચિત જયારે નિશ્ચય કરતા હશે અને જેમ એ સતીપણું સાચવીએ તેમ તેમ કપટ ઓગળતું જશે મળે મેળ હોય ત્યાર પેલી મૂળ થતી એ જન્મથી જતી હોય એટલે એનો કશું પહેલાનો દાગ હોય બરાબર પહેલા ડાયરે જાય પછી પછી સાફ પુરુષ જ આવ પણ પુરુષમાં પુરુષ છે થયા પછી બધા પુરુષ વધતા ના હોય પેલા સ્ત્રી જેવા બરાબર તો એ થોડા સ્ત્રીને લક્ષ લઈ પછી કપડ જોવા કરી ગયું બીજું કઈ નથી પણ જેવો આવે પૂરી હોય તો કપડ થશે જેવું ફ્રી હશે બરાબર નથી પણ આજે બધું સાચું બરાબર જેની સત્ય થયેલી એની બધી બરાબર હવે આપણે વચમાં આજે પેલી બે હૃદયની વાત થયેલી તો દાદાજી એમ બોલ્યા કે આજે બીજું હૃદય ઉત્પન્ન થયું એનું કારણ પુરુષ છે કારણ કે પુરુષે ઉત્તેજન આપ્યું છે કપટ કપટ કરવા માટે કે બીજું હૃદયની જે આપણે વાત થયેલી એમાં પુરુષ મુખ્ય કારણરૂપ છે પાણી કાઢેલું તો મારી માગણી છે દાદા કે સ્વરૂપ અમારો જે જીવન વ્યવહાર અને એમનું જે કપાટ ની જે ગાંઠ એમાં જો હું કઈ જવાબદાર હોઉં તો એ માટે મને વિધિ કરી આપજો કે હું એમને છોડી શકું હા બરાબર કે ઘણા પુરુષોને આ જવાબદારી નિભાવે હા શું જવાબદારી એટલે બધી રીતે મારી આજ્ઞા પાછળ બરાબર પણ શ્રી કે છે શ્રી કે છે એને ભોગવવા માટે એવું શું કરી દાદાની આજ્ઞામાં જોઈએ બરાબર હવે વાંધો નહીં બરાબર દવા ના પીવી હોય ના પીવાય બધા પ્રશ્ન તો પીવાની થઈ બરાબર બરાબર વિચારે જેમ અજ્ઞાની માણસ હોય ને હા એ કોઈને સીધો જતો ના ના કોઈ સ્ત્રી બહુ થશે સ્ત્રીઓને હાથે થયેલી હોય છે અને પેલો માણસ શું કે બહુ લખતો ખૂબ એના વખાણ કર્યું એટલે એની ઈચ્છા ના હોય ત્યારે એ પૂરી ભરે માણસ પોતાને ગમતું ગમતું બોલે તો એ થઈ જાય પોતાને ગમતું બરકું બોલે બધી વાત આપણે કહીએ ને બહાર અને શનિ જરા આપો શનિ એ અને પુરુષ છે તો આવું તો માણસ થાય ખરું બધી સ્ત્રીઓ એના લીધે મીઠું લગાવે કોઈ મરચું લગાવે ત્યાં થઈ આ બહુ સમજાય સમજાય સમજાય દાદા સમજાય હવે પુરુષો એનો સ્વભાવ બંધ થઈ જાય બરાબર એની રીતે થાય આપણે ક્યાં છોકરા હોય એ આવડું કરતા વરીએ મારીએ એ જતો રહેતો હોય એવું પાંચા દર વખત કરાયું હોય તો થોડું કંટાળ ભરો ને મા બાપ બાપનું કોમ્પિટિશન આવડે ને આજના બધા છોકરાને મા બાપનું કોમ્પિટિશન આવડે એવું

એના માટે પ્રેમ ઉત્પન્ન થાય તે કેવી રીતે બધું કરવા તૈયાર થાય કારણ કે વિષય ગમે છે અને તો પુરુષ ને છે સારું બોલાવ્યો એટલે એવું બોલાવે ખરું અને એન્કરેજ કરે શું કહ્યું એનું કામ કાઢી લેવા માટે એન્કરેજ એન્કરેજ કરી એ જણે કહો મારા અક્કલ નથી આટલી બધી અક્કલ થઈ ગયા લખાયા સમજાવી વાત છે સમજાવી તમે તમને સમજાય એવું ના થાય છે ગમે તો પુરુષ ના હોય એવું છતાં તો હોય બીજાથી સમજાય ગમે તેવો હોય કોઈ ભગવાન પુરુષ થઈને આવ્યો એવું ના મારા પણ જાણી રહ્યા એ સતીભાવ રહેવાય એવું છે આ ટાઈમ નથી એવું નહીં જમાનું જમાના સતીભાઈ ટાઈમ તો બરાબર બરાબર સતીઓની માટે સતીઓ નામ લે છે ને આપણે એ સતી છે નહીં થાય બરાબર એનું નામ જો વિશે તો બંગડીઓને ભરતી જાય ભાવથી વેચાય કયા બજારમાં કોલેજમાં હા બરાબર કોને બંગડી બધે નહીં એવો મળી આવે મળી આવે એટલે તો ફોન વાપરે ગમે તે વાત બીજી રીતે છે શબ્દ છે બરાબર હા મમતા ક્યારે ના કરતો હોય મરી જવા ત્યાં થાય ને ના ત્યારે પણ હા કરે જ નહીં ગમે તેવું બોલે ગયો મરી જાય તો પણ કરવું નહીં બરાબર ને બરાબર ભૂખે મરી જાય બને પણ એને બે ત્રણ જાય ભૂખમાં મરી જાય એવું લાગે તો કોઈ દેખાય તો કરી પણ નાખે કદાચ એવું જ મરી જાય તો ના અને પુરુષને પુરુષે ભોગવી લેવા માટે એને એન્કરેજ વિચારી બતાવી બરકત હોય તો એના મનમાં બરકત અપાય ને એવું માનમાં માન કહેવાય બરાબર મારી ત્યાં લીધું ત્યાંથી ચીજ માણે આ કે ખોટી શું ગઈ મેરે મારે અંદર ના હોય તમે કહો બહુ સારા આપણે કઈ ઉપાય છે ઉપાય

આગલા વર્ષો આ વર્ષ ને બાદ કરતા આગલા વર્ષોમાં પુરુષો નો કઈ વાત નથી એ રીતે સત્સંગો ચાલતા હતા પણ આજે બે હૃદય ની વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે પુરુષ જ જવાબદાર હા ક્યાં ગયા પુરુષ માંથી અને બીજો બીજી બીજી સ્ત્રીઓ વધુ ટાઈમ છે કે જ્યારે એ સ્ત્રી થઈ ગઈ છે સ્ત્રી થઈ ગઈ અને આમ એક જ બધા હા બે હૃદય થાય સ્ત્રી પૂરી પૂરી પૂરી હજુ આને એક હૃદય થઈ જાય ঠিক আছে બરાબર સ્ત્રીઓ સંયમ કે બરાબર બીજી સ્ત્રીઓ અંદર કહીએ તો તને ચંદ્ર ચંદ્ર નહીં થઈ જાય નહીં લાગે ને પુરુષને કેટલી અસર હું મળ્યો હતો એક બે અવતાર અને હજુ મારે કાર્યક્રમ અત્યારે સુધી છે તમે પેલા મળશો સો ટકા આ જવાનું છે ને ચાર મારે બધા સંદેશ આપી જાય મારે બધું કાગળ જોવા જાય ના ના મારી છે મારે મોકલવાનું છે મૂકી લેવાનું શું કરે છે બરાબર બરોબર નિવેદન તમે કહ્યું દારૂ કરીએ એ પોતાનું લઈ ગયા થોડે રહી ને આપણે નીચે હરબા બહેન ગયા તો એમને ઘટવાનું અમને બાર રૂપિયા ભડકે હું મળું નહીં કપડા પૂરી સાથે બધા છે કપડા પૂરી સાથે રહ્યા બધા રહ્યા બધા દેખાય ને બધા દેખાય લાગે ભાઈ અને એમાં જેટલું અમલ આવે છે ઉતાવળ કરવાની નથી બીજા બધા ઉતાવળ કરવાની તારે આ બે ઉતાવળ કરે પૂછે છે કે કેમ ઉતાવળ ના કરવાની ના એટલે મનમાં પસ્તાવો કરવા જેવું નહીં આજે આજે કર્યું છે ને એ પ્રમાણે તમે ચાલશે ચાલવા ન તમે શું કહ્યું હાથ હાથ આમ કહ્યું બધા બેઠા છે બધાને એવું છે અરે પૂછી લેવું હા હા તમે બરાબર બધું છોડ્યું દાદા હા બધું છોડી દીધું આવી ગયું હર્ષિલાબેન હતા હર્ષિલાબેન હતા તે દિવસે હું હતી દાદા એમણે જે કાગળ લખીને આપ્યો ને ત્યારે હર્ષિલાબેન પણ અહીંયા હતા હવે જો શું લખે છે એમણે લખ્યું પૈસા આવે મારી પાસે આટલા બધા પૈસા મારી પાસે દિવસ હતા મને હવે રૂપ લાગે છે તે બધા હું તમને મારે મંદિરમાં આપી દેવા છે એવું લખ્યું તેમણે તમે તો ના પાડી હતી દાદા પહેલા પછી તમે કહો કે સારું તમારી બહુ ભાવના છે તો મંદિર માં લઈ લઈશું અમે અને બધી વ્યવસ્થા કરી દઈશું તમારે જયારે અડચણ આવે ને ત્યારે તમે જોઈએ ત્યારે અમારી પાસે માગજો મારી પાસે તો એમની ઈચ્છા નથી કે મારે મારવું એ તો બધું આવું અર્પણ કરવું હા ના ના દાદા બરાબર એને જે બીજા થઈ જાય દાદા ચૌદ હજાર ડોલર હા ચૌદ હજાર ડોલર હા ના દે મારે ના દે હા તું રવા દે ના તમને ના એક હજાર આપો આપતા પુત્ર માં એક હજાર માટે બીજા મંદિરમાં અને એને આપો બધું બધું માપી દીધા બધું માપી દીધું બીજા પર વિચાર હતો મળવા તૈયાર એ ભૂલ ના બરાબર કારણ પણ બરાબર એ ભોર પણ ના લાગે બરાબર બરાબર ચારધામ કરાવી દો જરાય એ ના કે પ્રાપ્તિ એ કે હે શું કહે છે સાથે બોલશે આવો આવો તો ખબર ઉપર સારો દાદા કાલે જે પેલી વાત થઈ ને તે બહુ પીઠ થઈ ગઈ આખી રાત ઊંઘ જ નથી આવી ને બહુ પસ્તાવો થાય છે દાદા એટલો પસ્તાવો થાય છે દાંત દાંત એકદમ જુદું ખબર પડી ગઈ દાદા લાખ લાખ ની બોલી આવેલા છે <laughs> આમ કર્યું એના કારણે આમ કર્યું પોતાને ઢાંકે કારણ કે એને એના એના પ્રત્યેનો બહુ શું કર્યું ના દાદા કેવું કે એને એને સારવાર સાથે એટલો બધો પ્રેમ છે એટલે એને ડર કઈ પણ ખાઈ લે તો એને ડર ડાક કરે ઉપરાણું લઈને એને ઢળતી દે ના દાદા એટલે એકદમ નિશ્ચય કરી દીધો ને એકદમ છૂટું પડી ગયું કે આ દાદા ડગલે ને પગલે એને ઢાંકે છે દાદા કે જમ્યા હા જમ્યા આખી રાત દાદા એકદમ આવું કર્યું દાદા એકદમ ખબર પડી ગઈ કે આવું આવું થતું હશે આવું થાય કોઈ દિવસ ના થાય આવું જાગ જાગ કરેલું તો લખો ઉઘાડું કરવા ત્યાં ઢોળ નાખી અત્યારે ઢોંકેલું સંસારમાં આગળ ના જાય તે રાહ ઢોંકે ચાર આપડે દાદા પેલા ને હોય કે ના હોય આપડે જોડે લેવા દે ને આપડે જુદા અચીલા પાડે એનું થોડું એ રાખીએ પણ એને લીધે આપણું બગડે એવું ના રાખીએ એટલે બહુ એ બંધ થાય એટલે છે નજર પછી પછી આપણું કાર્ય બધી આપણું ખોટું સારું હાથું કર્યું જ નથી જે કઈ હાથું કર્યું એ તારે એટલા સ્વાર્થ માટે પણ એ બીજાને કામ નું હતું પોતે જે બી કરે ને તરુલતા એનું ઉપરાણું લે લે કરે અને કરેલું